ભગવાનમાં દોષ શ્રી કૃષ્ણ વ્રજ ભક્તોના ઘરોમાં માખણ દૂધ દહીંની ચોરી કરતા ભગવાનમાં દોષ દર્શન નહીં શ્રી કૃષ્ણ વ્રજ ભક્તોના ઘરોમાં માખણ દૂધ ની ચોરી કરતા જ્યારે પકડાઈ જતા ત્યારે ગોપીઓ શ્રી કૃષ્ણને લઈને શ્રી યશોદાજી પાસે તેમની ફરિયાદ કરતી ગોપીઓની ફરિયાદ સાચી હોવા છતાં શ્રી કૃષ્ણમાં અતિ સ્નેહને કારણે શ્રી યશોદાજીના મનમાં શ્રી કૃષ્ણને ઠપકો આપવાનો વિચાર પણ આવતો નહીં શ્રી યશોદાજીને શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ન હતું સ્નેહ પણ સ્નેહવશ જ તેઓ આવો પક્ષપાત કરતા હતા આ જ પ્રકારે કેટલાક ભગવતીઓને ભગવાનના શાસ્ત્રી મહાત્મનું જ્ઞાન ન હોવા છતાં તેઓ ભગવાનમાં કોઈ પણ પ્રકારના દોષ દેખાતા નથી હોતા ભક્તિને સ્વભાવ જ એવો ભક્તિનો સ્વભાવ જ એવો એટલે આમાં કહેવા માંગે છે કે ભગવાનની અનુગ્રહ હોય તો મહાત્મ્ય જ્ઞાન ના હોય તો પણ સ્વભાવ જ એવો હોય છે કે એના કારણે આપણને જે રીતે યશોદાજીને માખણના દૂધની ચોરી કરતા તો કોઈ દોષ ભાવ નતો દેખાતો પ્રેમવશ એવી રીતે આપણા સ્વભાવમાં જે રીતે ઠાકોરજી પ્રત્યે મહાત્મા ના હોય તો પ્રેમ પ્રગટ થાય છે હા એટલે કે મહાપ્રભુજી જે વ્યાખ્યા આપી એ એ છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતો વિક્ષનેલ હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે જે ભક્તો છે એ લોકોને ઠાકોરજીના મહાત્મ્યનું જ્ઞાન નથી છે તો પણ ઠાકોરજી વિસ્મૃત કરાવી દે છે જેમને જેમને ક્યારે ક્યારે થયું પણ છે તો પણ બોલાવી દે છે તો એ ત્યાં ઠાકોરજી એ સ્નેહની પ્રબળતા ઈચ્છી રહ્યા છે પોતાની લીલામાં ઉપયોગી થવા માટે અને મહાત્મ્ય જ્ઞાન ન હોય એને છુપાવવા માંગે છે ઠાકોરજી ન હોય તો સારું નહીં તો સ્નેહમાં વિક્ષેપ આવે છે મહાત્મ્ય જ્ઞાનને કારણે તો પણ પ્રભુ પ્રત્યે અતિશય સ્નેહના કારણે પણ એમનાથી એમનામાં પ્રભુનામાં એ દોષ દર્શન એમના દ્વારા નથી થતો તો મહાત્મ્યનું જ્ઞાન ન હોવા છતાં ઠાકોરજીના એ પરબ્રહ્મ પૂર્ણાવતારના સ્વરૂપને ન જાણતા હોવા છતાં એ લોકો ઠાકોરજી કંઈ પણ કરે છે તો પણ એમાં એ લોકોને દોષ નથી દેખાતા ના ઠાકોરજીના કરેલાનું અમને કંઈ ખરાબ લાગે છે એટલે જે રીતે દાનના કીર્તનોમાં આવે છે ઠાકોરજીને જ્યારે એવું કહે છે કે ભાઈ તમે આવું કેમ કરો છો ને અમને હેરાન કરો છો કે અમે લોકો તો કંસને આપવા માટે જઈએ છીએ કંસને નહીં આપીએ તો અમારું શું થશે કેમ ચાલશે તો પણ ઠાકોરજી એટલું બધું હેરાન કરે છે એમની પાસે લઈ લે છે તો ત્યારે એ કંસની વાત આવે ત્યારે ઠાકોરજી કીધું કે હું મથુરાને મારવા માટે જઈશ તો પાછો નહીં આવું ત્યાં વ્રજભક્તો એ વાતને કહે છે કે તમને કદાચ દાન માંગતા શરમ આવતી હોય પણ તમે અમારી પાસે માંગો છો એમાં અમને તો પ્રાઉડ ફીલ થાય છે અમને તો અભિમાન થાય છે આ વાતનું તો આ કોઈક જાતનું દોષ દર્શન પ્રેમ હોવાને કારણે નથી દેખાતું મહાત્માનું જ્ઞાન નથી તો પણ એટલે કે નહીં તો આવી રીતે નુકસાન કરે છે રોજ રોજ તો કોઈ સહન ન કરે શું કામ કોઈ સહન કરે એક દિવસ બાળક સમજીને મસ્તીમાં માને રોજ રોજ તો કોઈ એને સહન ન કરે તો પણ એમને એવું લાગે છે કે આ તો અમારું સૌભાગ્ય છે કે ઠાકોરજી માંગે છે તો આ સ્નેહના કારણે ઠાકોરજીમાં એમને દોષ નથી દેખાતું મહાત્મ્ય જ્ઞાન ત્યાં મિસિંગ છે તો પણ એ વાત ભક્તિ જે છે એ પ્રભુ પ્રત્યે થતો સ્નેહ છે એની અંદર પછી કદાચ કોઈક અવસ્થામાં મહાત્મ્ય જ્ઞાન ન હોય તો પણ કોઈ પ્રસારક નથી પડતો એવી અવસ્થામાં આપણી જેવી કાચી અવસ્થામાં એની જરૂર પડે છે કેમ કે નાની નાની ચીજોમાં ઠાકોરજીના હોવાથી એવું નથી થતું કે આ અમારા માટે અમારા સૌભાગ્યની વાત છે આપણને બોજ લાગે છે આપણને એવું લાગે છે કોઈ આપણા પર માથે નાખી દીધું છે આ ટેન્શન લાગે છે કામ લાગે છે તો એ આપણી પ્રોબ્લેમ છે એટલે આત્મજ્ઞાનની અવસ્થામાં આપણા માટે સહાયક છે પણ કોઈક પ્રેમની અવસ્થામાં પહોંચ્યા પછી જો એ ન હોય તો પણ ભક્તને ઠાકોરજીની અંદર કોઈ જાતના દોષ દેખાતા નથી ભગવાનમાં લૌકિક ક્રિયા ગર્વ નથી હોતા એક દિવસ વનમાં ક્રીડા કરતા ભોગ બાળકોએ જોયું શ્રી કૃષ્ણ માટી ખાઈ રહ્યા છે તેમના મનમાં એવો વિચાર આવ્યો કે આની ફરિયાદ જો યશોદાજીને કરવામાં નહીં આવે તો શ્રી કૃષ્ણ વારંવાર માટી ખાશે જેથી તેમનું પેટ બગડશે શ્રી કૃષ્ણના આવા રીતના વિચારથી શ્રી બલરામજી અને ગોપ બાળકે શ્રી કૃષ્ણને લઈને શ્રી યશોદાજીની પાસે ગયા અને ફરિયાદ કરી શ્રી કૃષ્ણ તો ભગવાન છે લૌકિક મનુષ્ય જેવા સ્વાદ માણવા ભૂખ સંતોષવા માટે ખાતા પીતા હોય છે તેમ ભગવાન નથી કરતા પોતાનું આવું મહાત્મા બતાવવા માટે ભગવાને માતાને કહ્યું તમે વિચારો છો તેવા હેતુથી મેં માટી નથી ખાધી ખાવી હોવા છતાં આદિ જો ખાધી છે તેવું તમને મનમાં હોય તો મારું મુખ તપાસી લો શ્રી યશોદાજીએ ભગવાનના મુખમાં જોયું તો તેવા સમયે જળ જીવાતમાં જગત દેખાવા લાગ્યું આ લીલાના દર્શન કરતા શ્રી કૃષ્ણ માટી ખાધી છે તે તે વાત શ્રી યશોદાજી ભૂલી જ ગયા તેમને પોતાના પુત્રના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું આ પરથી એ સૂચિત થાય છે કે ભગવાનના લૌકિક ક્રિયા કે લૌકિક મનુષ્યોમાં હોય છે તેવા ખાવું પીવું સૂવું જેવા ધર્મો હોતા નથી અર્થાત શરીરની આવશ્યકતા હોવાથી ભગવાન કોઈ ક્રિયા નથી કરતા ભગવાન બધી ક્રિયાઓ ભક્તના ભાવને જોઈને કરે છે આથી ભગવાનને જે કંઈ પણ સમર્પિત કરવામાં આવે તે પૂર્ણ ભક્તિભાવથી કરવું જોઈએ ભક્તિભાવ વિના જે વસ્તુનું સમર્પણ કરવામાં આવે છે તેનો સ્વીકાર ભગવાન કરતા નથી એટલે આમાં એવું કહેવા માંગે છે કે ભગવાનમાં કોઈ લૌકિક ક્રિયા કે અલૌકિક છે ભગવાન લૌકિક ક્રિયા કર્મ કે આપણા મનુષ્યની માફક ભગવાનને ભૂખ લાગવી કે આ કરવું કે એવું બધું છે નહીં એટલે ભગવાને યશોદાજીને જ્યારે મહાત્મા જ્ઞાન બતાવવાની માટી ખાધી અને યશોદાજીએ મુખમાં જોયું તો એમને સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા એટલે ભગવાનની કોઈ ક્રિયા હોય છે ખાવું પીવું કે શું એ લૌકિક નથી એ બધી અલૌકિક જ છે અને આપણે પણ એ રીતે ભગવાનને સમર્પિત કરીને જ આપણું જીવન જીવવામાં આવે છે ભક્તિ કરીએ તો ભક્તિનું સમર્પણ કરવામાં આવે એનો પૂર્ણ ભક્તિ ભાવથી ભક્તિનું સમર્પણ કરવું એટલે કે ભગવાનમાં દોષ દર્શન નહીં એ સબ્જેક્ટના કન્ટિન્યુએશનમાં આવ્યું છે એટલે કે ઠાકોરજીને દોષ આપણને ઠાકોરજીના આવા ક્રિયાઓમાં જ દેખાય છે એટલે કે જ્યારે આપણે એ ઠાકોરજીનું ચરિત્ર જોઈએ કે કયો વ્રજભક્તોને ત્યાં ચોરી કરવા માટે પધાર્યા કે એ લોકોની આવી રીતે ચૂંટવીને દાન લઈ લીધું કે એમની મસ્તી કરી તો આ બધામાં જ આપણને એ સામાન્ય બાળક જેવા એમના ક્રિયાકલાપો દેખાય છે તો દોષ દર્શનનો જે પ્રશ્ન છે અહીંયા જ ઉભો થાય છે સામાન્ય ગીતામાં આપણને ભગવાનનો કોઈ દોષ નહીં દેખાય પણ ઠાકોરજીના જ્યારે બાલલીલાના ચરિત્રો વગેરે આવે છે એની અંદર આપણને એવું લાગે છે કે આ તો સામાન્ય બાળક એવી ક્રિયાઓ કરે છે કે આમાં એવું મહાત્મ્ય શું છે તો નાના છોકરાઓ જેવી વાતો છે તો પોતાના મામાને મારી નાખ્યું કે જે કોઈ પણ હોય આ બધામાં જ એ જાતના દોષ દર્શન આપણે લોકો કરતા હોઈએ છીએ જે સમસ્યા ખાસ કરીને શંકરાચાર્યજીની છે કે એમણે ઠાકોરજીનું આવું સાકાર રૂપ કે ઠાકોરજીની આવી લીલા ચરિત્ર એને માઇક કહી દીધું જેવી રીતે આપણે બધા ના માટે એ એવું કે છે કે આપણે બધા માઇક છીએ અહંતા મમતાથી ગ્રસ્ત છીએ આપણે બ્રહ્મ છે અવિદ્યાવાળા છીએ તો એવી રીતે જ્યારે આવા પણ ભગવાનના કોઈ સ્વરૂપ ભાગવતમાં કે અન્ય પુરાણ અંદર બતાવવામાં આવતા હોય સાકાર સ્વરૂપ એ બધાને પણ માલિક ને અવિદ્યાગ્રસ્ત અહંતા મમતા યુક્ત માનવા જોઈએ આપણા બધાની જેમ જ એમાં કોઈ વિશેષતા નથી તો એ વાતને અહીંયા ખાસ સમજવી જોઈએ કે ભગવાનના એ જાતના ક્રિયા કે ભગવાનના એવા ધર્મો કે ઠાકોરજી નું આપણા જેવું દેખાતું શ્રીઅંગ કે ઠાકોરજીના એવા જે ચરિત્રો કે જે સામાન્ય મનુષ્ય જેવા આપણને લાગતા હોય તો એ બધાની અંદર આ દોષ દર્શન નહીં થવું જોઈએ એટલે કે જો આપણા જેવું ઠાકોરજીએ કર્યું કે આપણે ખાઈએ ઠાકોરજીને ભૂખ લાગી તો કેવા રડે છે નાચે છે ચોરી કરે છે તો આવા દોષ દર્શન કે ઠાકોરજીની ક્રિયામાં એ જાતનું લૌકિક અથવા જોવું નહીં જોઈએ પણ ઠાકોરજીના એ બધા જ ધર્મોને ચરિત્રોને અલૌકિક સમજવા જોઈએ ઠાકોરજીના શ્રેયને પણ એટલું જ અલૌકિક સમજવું જોઈએ એટલે આપણા જેવા હાથ પગ આંકડાતા નથી એમના કે ના આપણા જેવું એમનું શરીર છે ના આપણા જેવી એમની ક્રિયાઓ છે ના આપણા જેવી એમની ઇન્દ્રિયો છે ના એમને કોઈની અહંતા મમતા છે તો કોઈકના માટે રડવું કે વ્રજભક્તોને યાદ કરીને દુઃખી થવું કે એ જાતના જેટલા પણ ચરિત્રો ઠાકોરજી પ્રકાશ કરે છે તે બધા લીલાર્થ કરે છે એમાં આપણા જેવું લૌકિક અર્થનો વિચાર કરવો એ દોષ છે અપરાધ છે તો આ વાતની આ ખાસ સમજવી જોઈએ બાકી જે આપણો સેવાનો ક્રમ છે એની અંદર થોડું બહુ આનો વિચાર આપણે કરીએ પણ છીએ એટલે જેવી રીતે અમે અત્યારે આપણે શીતકાળના દિવસોમાં ઠાકોરજીને જેમ ગદલ ધરાવવી કે ફરગુલ ધરાવવા ઉષ્ણકાળના દિવસોમાં ચંદન ધરાવવું કે સૂતરના વસ્ત્રો ઠાકોરજીને ધરાવવા જલની જારી ભરવી અનાવસરના સમયમાં બંટા ભરીને પધરાવવા આ બધામાં કોઈ જાતનું લૌકિક ક્રિયા તો આપણે વિચારી રહ્યા છીએ આપણને ઠંડી લાગે એમ ઠાકોરજીને પણ લાગે છે ગરમી લાગે ઠાકોરજીને પણ લાગે છે બપોર આપણને ભૂખ લાગે તો ઠાકોરજીને પણ લાગે છે સેવાની અંદર જ્યારે સ્નેહનું ફેક્ટર વધી જાય ત્યારે આવું વિચારવામાં પણ કોઈ સમસ્યા નથી એટલે જ આપણું શાસ્ત્ર કે છે યથા દેહ તથા દેવે જેવું આપણે પોતાના દેહ સાથે વર્તીએ એવું દેવની સાથે પણ વર્તન કરવું જોઈએ તો એટલું લૌકિક તત્વનો પ્રવેશ આપણે રાખીએ પણ છીએ પણ એની સાથે સાથે ઠાકોરજીના અલૌકિક ધર્મોનો પણ વિચાર હોય છે કે આપણી જેમ કાંઈ ઠાકોરજીને ભૂખ ન લાગે પણ આપણા દ્રવ્યનો કે આપણી સેવાનો અંગીકાર કરવા માટે ઠાકોરજી અરોકી રહ્યા છે તો લૌકિક તત્વનો અંગીકાર હોવા છતાં કોઈ જાતની અલૌકિક ક્રિયા પણ એમાં આપણે વિચારીએ છીએ તો એ વાત ખાસ અહીંયા છે કે જ્યારે પણ આ જાતની કેમ કે મેઇન આપણી સાથે નથી થતી કેમ કે બધી પરંપરાઓમાં પેદા થયા છીએ પણ જે બહારના લોકો આપણને આ ક્રિયાઓ કરતા જોવે છે એ લોકોના મનમાં આ બધા વિચારો આવે છે કે આવું કેવું કરાય ભગવાન ને થોડી આ બધાની જરૂર હોય ભગવાનને થોડી ભૂખ લાગે ભગવાનને થોડી ઠંડી ગરમી લાગે ને ગમો અણગમો થોડી હોય તો આ બધા વિચાર આપણે કેમ કે બચપનથી સેવા કરતા આવ્યા છીએ કે સેવાને પોતાનું કર્તવ્ય માની લીધું છે કે મહાપ્રભુ જાગ્યા કરીએ એટલે કરી રહ્યા છે એટલે આપણને આ લૌકિક ક્રિયાઓ આપણે કરીએ છીએ એમાં આપણને કઈ અજુગતું નથી લાગતું પણ બહારના કોઈ લોકો આપણી સેવાને જોવે તો એ લોકોને એવું ફીલ થાય છે કે ભગવાનને ક્યાં બધાની જરૂર છે તમે જો આવું કરો તો તમને શું લાગે છે કે ભગવાનને તમારી ગરજ છે એવી ફિલિંગ બીજા લોકોને આવે છે તો આ શું છે કે એ મહાત્મ્યનું ફેક્ટર વધારે હોય ત્યારે એ લોકોને આ બધી ક્રિયાઓમાં દોષ દેખાય કે આપણા દ્વારા થતી ક્રિયામાં આપણે તો ભગવાનને સામાન્ય બાળકની જેમ ટ્રીટ કરીએ છીએ સામાન્ય મનુષ્યની જેમ ટ્રીટ કરી રહ્યા છીએ તો જ્યારે પણ આ બધી ક્રિયાઓની સાથે સાથે એ ફેક્ટર હંમેશા સાથે આપણા વિચારમાં હોવું જોઈએ કે ઠાકોરજીને આ બધી વસ્તુની આવશ્યકતા નથી આપણી સેવાનો સ્વીકાર કરવા માટે ઠાકોરજી આપણે જે અર્પીએ એનો સ્વીકાર કરી દે છે તો એ હંમેશા મનમાં ધ્યાનમાં રાખવું જોઈએ તો જે આપણા કીર્તન સાહિત્ય વગેરેની અંદર એવું આવે જ છે દરેક વાત જ્યાદાતર કીર્તનોની અંદર આપણે જોઈએ તો આગળ આખી ચરિત્રનું નિરૂપણ કર્યા પછી અંતમાં જે કીર્તનકાર છે ઠાકોરજીને પોતાના સ્વામીના રૂપમાં બતાવે જ છે સુરદાસજી હોય પરમાનંદાસજી હોય નંદાસજી કોઈ પણ કીર્તન જોઈ લો આખી આખી બાલ ચરિત્રનું નિરૂપણ કર્યા પછી પણ અંતમાં તમે મારા સ્વામી અને હું તમારો સેવક એ દરેક કીર્તનમાં લાસ્ટમાં રહી છે તો લૌકિક ક્રિયાત્વ કે લૌકિક ધર્મત્વનો વિચાર કર્યા છતાં પણ એ ઠાકોરજીની અલૌકિકતાને આપણે ભૂલી નથી રહ્યા તો મેઇન પોઈન્ટ એટલો છે એટલે એની અંદર દોષ નથી જે આપણે જેવો વ્યવહાર કરીએ કે જે સેવા કરીએ કેમ કે એ સેવા જ લૌકિક ધર્મત્વનો વિચાર કર્યા વિના પોસિબલ નથી એટલે આપણે એવું વિચારવા લાગી જઈએ કે ગરુડ આસન જેનું છે એને ક્યાં આપણે સિંહાસનનું સમર્પણ કરીએ જેના માટે છપ્પન ભોગ છે એમને ક્યાં આપણું આપણે કંઈ કરીએ તો જે સુદામાને વિચાર આવ્યો હતો જ્યારે એની પત્નીએ એને આપ્યું કે ઠાકોરજીને ખાલી હાથે નહીં જતો તમારા મિત્ર છે તો એને કીધું કે તો દ્વારકાનો રાજા છે એને હું શું આપું એની વેલ્યુ શું દ્વારકાધીશ ની સામે તો પણ ઠાકોરજી રોક્યા છે તો વાત એ છે કે કોઈક બેકઅપમાં એ વિચાર આપણો રહે છે હંમેશા પણ એનું એક્ઝાગરેશન ભક્તિમાં પોસિબલ નથી જો એ એટલું બધું વધી જાય તો ભક્તિનો ઉછેર થઈ જાય છે તો એનું બેલેન્સ મહાપ્રભુજી ઈચ્છી રહ્યા છે એટલે સર્વદા સર્વ ભાવે અને ભજનીય સાથે સાથે સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ આ બંને સ્ટેટમેન્ટ પેરેલલ ચાલે છે એટલે હંમેશા બધા ભાવોથી પ્રભુની સેવા પણ કરવી સાથે સાથે સેવક અને સ્વામીના ભાવને સ્થાયી ભાવ રાખવો તો આ પેરેલલ મહાત્મ જ્ઞાન અને પ્રેમ બંને સાથે સાથે ચાલે છે જ્યારે ઠાકોરજી તરફથી કોઈ એવો રિસ્પોન્સ મળે કે જ્યાં મહાત્મ્ય જ્ઞાનને ઘટાડીને પ્રેમને પ્રબલતા પ્રભુ ઈચ્છતા હોય તો ઠાકોરજીના રિસ્પોન્સ ઉપરથી આપણો વ્યવહાર એવો હોઈ શકે સ્વતંત્ર રૂપે ન હોઈ શકે તો ક્રિયાઓની સાથે એમાં દોષ દર્શન તો છે જ જો કે ધર્મ તો વિચાર નદારદ હોય ત્યાંથી બિલકુલ જ ન વિચારતા હોઈએ તો તો એ હંડ્રેડ પર્સન્ટ દોષ છે એવું વિચારવું પણ જો એ બેકઅપમાં આપણા મગજમાં એ વાત છે કે ઠાકોરજી એવા નથી ઠાકોરજી સ્વામી છે ઠાકોરજી પરબ્રહ્મ છે જગતના નાયક છે તો એ બધા વિચારની સાથે સાથે આપણે જે નાનું મોટું કરી રહ્યા છીએ એ કરવામાં પોતાનું સૌભાગ્ય માનીને કરતા હોઈએ તો તો એ પ્રોબ્લેમ નથી નહીં તો તો એ ચોક્કસ દોષ છે આ વાતની સમજવી જોઈએ કે લૌકિક ક્રિયા ધર્મોનું ન હોવું એ ઠાકોરજીને સામાન્ય માની લેવા પૂરતું દોષ છે એના સિવાય મનમાં જેમને અસામાન્ય માનીને એ જાતનો વ્યવહાર આપણે સેવામાં કરતા હોઈએ તો આપણે સેવાની આવશ્યકતા છે કે પ્રેમની આવશ્યકતા છે એની અંદર કોઈ દોષનો વિચાર નથી થોડુંક પછી નજીક કરો યશોદાજીએ જ્યારે ભગવાનના મુખમાં સમગ્ર જગતને જોયું ત્યારે પ્રથમ તો તેનો વિસ્મયમાં વિસ્મયમાં પડી ગયા પાછળથી પરંતુ જ્યારે તેમને ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું મહાત્માનું જ્ઞાન થયું ત્યારે તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા શ્રી કૃષ્ણમાં તેમનો પુત્ર ભાવ મટી ગયો ભગવાને જાણ્યું કે મહાત્મા જ્ઞાનના કારણે શ્રી યશોદાજીમાં ભગવાન પ્રત્યે માતાને એક પુત્રમાં હોવું તેવું વાત્સલ્ય રહી નહીં જાય તેવો ભક્તિનો આનંદ નહીં લઈ શકે કારણ કે જ્ઞાનજન્ય બ્રહ્મનંદ વૃક્ષ હોય છે જ્યારે તેની તુલનામાં ભજનાનંદ શ્રેષ્ઠ સરસ હોય છે ભગવાને ભક્તના સુખ માટે શ્રી યશોદાજીને થયેલ મહાત્મા જ્ઞાનને પાછું લઈ લીધું મહાત્મા જ્ઞાનના તિરોહિત થતાં શ્રી યશોદાજીએ શ્રી કૃષ્ણમાં પુનઃ પૂર્વત પ્રગાઢ પ્રગાઢ પુત્ર સ્નેહ ઉત્પન્ન થયો પૂર્વ ઘટનાને ભૂલી જઈને તેમણે શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈ લીધા ભગવાનની આ લીલાથી સૂચિત થાય છે કે જ્યારે કોઈ ભક્તને પોતાના સેવ્ય સ્વરૂપની બાબતમાં લૌકિક ભાવો જાગૃત થઈ જાય છે ત્યારે ભગવતાદી શાસ્ત્રો દ્વારા ભગવાનને પોતાના મહાત્મય અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ભક્તને કરાવવા કરાવતા હોય છે અને મહાત્માનું જ્ઞાન વધારે પડતું થઈ જવાને કારણે જો કોઈ ભક્ત તે મહાત્મા જ્ઞાન શ્રી ની માફક ભક્તિ સ્નેહ ભાવમાં પ્રતિબંધક થવા લાગે છે અર્થાત ભગવાન તો પ્રાણી માત્રનું પેટ ભરવા ભરનારા છે તેમને શું ભોગ ધરી શકાય ભગવાન ભગવાન તો લક્ષ્મીપતિ છે તેમને શું અર્પણ કરી શકાય આવી હિંતાની ભાવના જાગૃત થઈ જાય છે અને તે પ્રભુ સેવા ભક્તિ કરી નથી શકતો ત્યારે ભગવાન તેને ભજનાનંદનો અનુભવ કરાવવા માટે કોઈ સ્નેહ ભક્તનો સંગાદી કરાવીને પુનઃ તેના સ્નેહ ભાવને સ્થિર કરી દેતા હોય છે શું તો કરો બોલો બોલો કાંઈ પણ જે પણ તમને સમજે બે વર્ડમાં બે લીટીમાં હું અત્યાર સુધી બોલી હતી બધું એ જ છે એટલે પ્રભુને આપણે આપણે પુત્ર જેવું સ્નેહ યશોદાજીએ જેમ પુત્ર ને સ્નેહ કર્યો છે ભગવાનને એવી રીતે આપણે પણ એને એવી રીતે સ્નેહ કરવો જોઈએ એટલે વાત એટલી જ છે આમાં કે જ્યારે આપણને એવું કહેવામાં આવે કે ઠાકોરજીના લૌકિક ક્રિયાધર્મો નથી હોતા ઠાકોરજીમાં આપણા જેવું બધું વિચારવું ન જોઈએ ઠાકોરજી અલૌકિક છે આપણને ભૂખ લાગે એમ કઈ ને ભૂખ ન લાગે આપણે નાહીએ એમ કઈ ઠાકોરજી થોડું સ્નાન કરે આપણને ઠંડી લાગે એમ કે ભગવાનને થોડી ઠંડી ગરમી લાગે આવું બધું જ્યારે આપણને કહેવામાં આવે ત્યારે આપણા મગજમાં જો આ બધી વાતો ચડી જાય તો પછી સેવા ભક્તિ સંભવ જ ન રહી જાય એટલે ભોગ ધરતી વખતે પણ આપણને એવી હીનતાની ભાવના જ આવ્યા કરે કે આપણે તો આ ચાર વસ્તુ દઈએ છીએ એમાં ઠાકોરજીને શું મજા આવતી હશે કે આપણે આ પાંચ રૂપિયાના શ્રંગાર લઈ આવીને કે લાખ રૂપિયાના ધરાવી દઈએ છીએ લક્ષ્મીપતિની સામે આની તો ઓકાત શું છે કે આપણે ઘરમાં એટલા કબાટમાં ઠાકોરજીને બિરાજાવી દઈએ છીએ તો ઠાકોરજી આખા જગતના સ્વામી છે એમને આનાથી શું થાય તો ઠાકોરજીને તો આમાં મજા નહીં આવતી હોય કંટાળો આવતો હશે આપણા કર્યાનો તો કોઈ ફાયદો નથી આપણે તો કંઈ કરવા લાયક જ નથી સામાન્ય જો નાની મોટી આવી ભાવનાઓ આવતી હોય તો આપણા પ્રોગ્રેસ માટે સારી વાત છે કે આપણે થોડું ઓર કરશું થોડું ઓર કરશું પણ આ બધા ભાવો એટલા બધા વધી જાય કે આપણે ઠાકોરજીની સામે બધું છોડીને રડવા જ બેસી જઈએ કે અમે તો કોઈ લાયક નથી અમે તો કોઈ લાયક નથી તો એ ભાવોથી સેવા ભક્તિ ખતમ થઈ જાય છે વાત એટલી છે તો દોષ દર્શન ન કરવું ઠાકોરજીમાં લૌકિક ક્રિયા ધર્મત્વ ન માનવા આ બધી વાતો સારી છે સાચી છે ખોટું કંઈ નથી આમાં પણ આ બધી વાતો એટલી બધી વધી ના જવી જોઈએ કે સેવા ભક્તિ ત્યાં કેન્સલ થઈ જાય વાત સાચી છે એટલું એટલે મહાત્મ્ય આવે તો એની સાથે સાથે એવું પણ મહાત્મ્ય આવવું જોઈએ કે ઠાકોરજી આપણી જે એક બે વસ્તુનો અંગીકાર કરે છે એમાં પણ ભગવાનનું મહાત્મ્ય છે મેં જે પહેલા કીધું કે ઠાકોરજી જ આપણે ચાર વસ્તુ સ્વીકારી રહ્યા છે આરોગી રહ્યા છે આપણા ઘરમાં બિરાજી રહ્યા છે તો આ પણ ઠાકોરજીનું એક મહાત્મ્ય છે કે આખા જગતના નાયક હોવા છતાં પણ આપણા પ્રતિ પ્રેમને કારણે જો આપણા ઘરમાં આવીને છે આટલું બધું ઠાકોરજી પાસે આરોગવા માટે છે તો પણ આપણે ચાર વસ્તુ આરોગી રહ્યા છે તો આમાં હીનતા ન દેખાવી જોઈએ મહાત્મ્ય જ દેખાવું જોઈએ કે ઠાકોર જે વ્યક્તિ પાસે કરોડ રૂપિયા હોય અને ઝૂંપડીમાં આવીને બેસે એમાં એનું મહાત્મ્ય છે એની હીનતા નથી વાત એટલી છે જે વાત ઠાકોરજી દામોદર લીલામાં બતાવે છે કે ભાઈ બંધાવું હું બંધાવું છું એને તમે મારી લિમિટેશન માનો છો તો તમે ભૂલ માનો તો યશોદાજીની પણ વાત નથી માની બંધાયા જ નહીં ઠાકોરજી કેટલી લાંબી દોરી લઈ આવે તો પણ નથી બંધાયા જયારે યશોદાજીના મનમાં પાછી ભિન્નતા શરણાગતિ આવી ગઈ તો આટલા ટુકડાથી પણ બંધાઈ ગયા છે તો બંધાવવામાં પણ ઠાકોરજીનું મહાત્મ્ય માનવું જોઈએ એની અંદર ઠાકોરજી કઈ ઘટી ગયા એવું ન માનવું જોઈએ તો એ વાત છે કે અંબાણી છે એ કઈ ઝૂંપડીમાં આવીને બેસશે એમાં એનું એમાં પણ એનું મહાત્મ્ય છે વાત આટલી છે તો એમાં એ ઘટી નથી ગયો તમારા ઘરમાં આવીને એમાં એનું મહાત્મ્ય છે કે આટલું બધું અવેલેબલ હોવા છતાં પણ તમારી પાસે આવે છે જે વિદુરજીના પ્રસંગમાં છે કે દુર્યોધને આગ્રહ કર્યો તો દુર્યોધનને ત્યાં ઠાકોરજીને શું ન મળે રાજા છે બધું આપ્યું તો પણ વિદુરજીની પાસે પધાર્યા તો વાત એટલી છે કે એમાં વિદુરજીને એવી ભાવના નથી થઈ કે જો તો દુર્યોધનને છોડીને મારી પાસે આવ્યા કેવા છે ઠાકોરજી એવું નથી થયું એમણે પોતાનું સૌભાગ્ય માન્યું છે વાત આમાં એ છે કે આવા જે લૌકિક ક્રિયારૂપ ઠાકોરજીને માની પણ આપણે રહ્યા છીએ તેવો વ્યવહાર પણ જો આપણે એમાં કરી રહ્યા છીએ તો એમાં ખુશ થવું જોઈએ આપણે પોતાનું સૌભાગ્ય માનવું જોઈએ કે ઠાકોરજી જો કેવી રીતે આપણા દરેક ભાવનો સ્વીકાર કરે છે એટલે આપણે એવું વિચારીએ કે ઠાકોરજીને ઠંડી લાગે છે તો ઠાકોરજી કે છે મને લાગે છે આપણે એવું વિચારીએ ગરમી લાગે છે તો ઠાકોરજીને લાગે છે તો આપણા ભાવોનો પ્રભુ સ્વીકાર કરે છે એમાં પણ ઠાકોરજીનું મહાત્મ્ય છે એમાં ઠાકોરજીની હીનતા નથી કે ના ઠાકોરજી પોતાના સ્વરૂપમાં છે જેવું શંકરાચાર્યજીને લાગે છે એટલે એમને એવું લાગે છે કે આપણે જેવા બધા વ્યવહાર કરે તો બ્રહ્મે તો પોતાને સંકુચિત કરી દીધું તમે બ્રહ્મના સ્વરૂપને કન્ફાઇન કરી દીધું એને સંકુચિત માની લીધું ભગવાન થોડી કઈ આવા હોય તો એમને એમાં દોષ દર્શન દેખાય છે આપણને એમાં ભગવાનનું મહાત્મ્ય દેખાય છે જે મહાપ્રભુજીની દ્રષ્ટિ છે આપણા ઘરમાં પધારવામાં ઠાકોરજીની હીનતા નથી ને ઠાકોરજીનું ઘટી જવું છે ઠાકોરજીની મોટાઈ છે એમાં પણ મહાત્મ્ય જોવું જોઈએ તો વાત એક ઠાકોરજી તરફથી આ પરસ્પેક્ટિવ છે બીજી વાત એ કે આ મહાત્મ્ય જ્ઞાન જો એટલું બધું આપણી અંદર આવી જાય તો સેવા અને ભક્તિનો ઉચ્છેદ થાય છે એટલે કે સેવા ભક્તિ કરવું જ સંભવ નથી રહી જતું પછી તમે બેસીને રડ્યા કરો આખો દિવસ આ નથી થતું આ નથી થતું આ નથી થતું તો એ કરવાનો કોઈ ફાયદો નથી જે થાય છે એને એન્જોય કરો ઠાકોરજી પણ એની મજા લે છે એમને પણ એનાથી કોઈ સમસ્યા નથી તો વાત આ છે ત્રીજી વાત એની અંદર એ કે જેવી રીતે સુરદાસજીના પ્રસંગમાં થયું સુરદાસજીની એક જ પ્રોબ્લેમ હતી લીલાને ન જાણીને મહાત્મ્યનું એક્ઝાગરેશન એટલે હું પતિ તનકો ટીકો હું પતિ તનકો નાયા કરીને રડવા જ લાગે રડવા જ લાગે તો ને નહીં ગમ્યું કે ભાઈ આનો શું ફાયદો છે રડવાથી તમને ખબર જ છે તો આવા છીએ આપણે તો હવે શું પણ આગળ વધો તો સહી એક સ્ટેપ આગળ તો લ્યો મહાપ્રભુજી એમને કીધું કે રડ નહીં કરવાની તો કાહે તું બીગી હતા એટલે કે રડારડ નહીં કરવાની ખોટી એવી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પોતાના મનમાં નહીં લાવવાનું ઠાકોરજીનું મહાત્મ્ય આમાં પણ સમજવાનું કે આપણા જેવા પતિત છે તો પણ ઠાકોરજી આપણો ઉપર કૃપા કરે છે તો એમાં પોતાનું સૌભાગ્ય માનવું જોઈએ એમાં રડવાની કોઈ વાત જ નથી મહાત્મ્ય જયારે અતિશય વધી જાય તો સેવા ભક્તિ ખતમ થઈને રડારડ ચાલુ થઈ જાય આ નથી થતું આટલું નથી કરી શકતા આટલું પણ નથી કરી શકતા અમારે તો કાંઈ નથી થતું કાંઈ નથી થતું તો એવી ઇન્ફિરિયોરિટી નહીં લાવીને જે થાય છે એમાં પોતાનું સૌભાગ્ય માનવું જોઈએ ઠાકોરજીને પણ પ્રસન્નતા છે એમાં પોતાને પણ કોઈ પ્રોબ્લેમ નથી પછી સુરદાસજીને જયારે દશમ સ્કંદની અનુક્રમણિકા મહાપ્રભુજી બતાડે ત્યારે એમને આવા સમજાઈ ગઈ કે ભાઈ આપણું સૌભાગ્ય ઠાકોરજીની લીલા નું ગાન કરવામાં છે પોતાની દીનતા બતાવવામાં નથી એના પછી એમણે આ વાતો નહીં કરી કોઈ દિવસ દીનતા આશ્રયના પદ કયા એમાં કમ્પેરેટિવલી ઠાકોરજીની સાથે પોતાનું પણ જોયું છે ક્યારે પણ એક પર્સપેક્ટિવ નથી રાખ્યો કે ઠાકોરજીને છુપાવીને આપણે આપણા જ રોદણા રડી રહ્યા છીએ તો વાત એ છે કે મહાત્મા અતિશય વધી જાય તો આ પ્રોબ્લેમ થાય છે ઘટી જાય તો પણ સમસ્યા છે તો દોષ થવા લાગી જાય છે અપરાધ થાય છે તો બસ મહાપ્રભુજીની જે મુખ્ય વાત છે કે હંમેશા બધા ભાવો છે પ્રભુની સેવા કરવી સાથે સાથે સ્વામી અને સેવકના સંબંધને હંમેશા સ્મરણમાં રાખવું તો આ ભાવ સ્થાયી ભાવ છે સ્વામી સેવકનો એના બધાના ભાવો છે સંચારી ભાવો છે કે ઠાકોરજી મારા પુત્ર છે યશોદાજીના ભાવથી ઠાકોરજીને જગાડવું કે વ્રજભક્તોના ભાવથી ઠાકોરજીને ભોગ કરવો કે વ્રજભક્તોના ભાવથી હિંડોલા ઝુલાવવા કે પલના ઝુલાવવા ઠાકોરજીને યશોદાજીની જેમ શૃંગાર કરવા મિત્રોના ભાવથી રમવું આ બધા સંચારી ભાવો છે જે આવતા જતા રહે છે આપણી આખી સેવાનો ક્રમ બન્યો જ એવી રીતે છે સવારે ઉઠો છો જગાવો છો તો યશોદાજીની જેમ ઠાકોરજીને જગાવો છો એના પછી ભાવ ચેન્જ થઈ જાય છે સમય સમય ઉપર બધા ભાવોનું પરિવર્તન એટલે આપણે ત્યાં ઠાકોરજીની સેવાના સમયમાં ક્યારે પણ દિનતા આશ્રયના કીર્તનો નથી ગવાતા ઠાકોરજી પોડી ગયા પછી તેરો થઈ જાય બંધ થઈ જાય મંદિરનું તાલામંગલ થઈ જાય પછી આશ્રયના પદ કરવા જોઈએ એવો નિયમ છે કેમ કે ઠાકોરજીની સામે આપણે પોતાના રોદડા નહીં રડવા જોઈએ પોડી જાય પછી ભલે ને એ પોતાની વાતોનું એક્સપ્રેશન આપણે કરીએ આ એક એટિકેટ છે આપણી સેવાનું જેમાં મહાત્મ્ય અને પ્રેમ બંનેને બેલેન્સ કર્યું છે સિવાયના સમયમાં ભાગવતનું અનુસંધાન કરવું મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવું કે આશ્રય દીનતા વગેરેના કે મહાત્મ્યના કીર્તનોને કરવા ઠાકોરજીના પોઢિયા પછી એ નિયમ છે ઠાકોરજીને ભોગ સરેને પછી માનના કીર્તન કરવા પોડતી સમય પોડવાના કીર્તન કરવા પછી કહાનીના પદ કરવા એના પછી આશ્રય અને દીનતાના કરવા તો આખો ક્રમ જ એવો છે બિરાજી રહ્યા છે ત્યાં સુધી એમના દર્શન કરીને એમની લીલાઓ લીલાઓનો આનંદ લેવો પોતાના રોદણા નહીં રડવાના ઠાકોરજીની સામે તો આખો જે એટિકેટ છે એનો મતલબ એ છે કે આ ભાવોને પેરેલ જ લઈને ચાલો તો જેટલા સેવાના ક્રમમાં જેટલા પણ બીજા ભાવોનો પ્રવેશ છે એ આવતો રહે છે જતો રહે છે એના પછી આપણો સ્થાયી ભાવ પ્રભુને પોતાના સ્વામી અને પોતાને એમનો સેવક માનવાનો છે આ બંને ભાવોનું બેલેન્સ થવું જોઈએ કોઈ પણ ઘટી જાય અને વધી જાય ત્યારે પુષ્ટિ માર્ગની સાધનામાં દોષ વગેરેની બધી પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે એટલે જે મિશ્રી ભોગ વગેરેનો ક્રમ છે એ આનું એક્ઝાગરેશન છે મહાત્માનું ડાઉન થઈ જવું છે કે ભાઈ આપણે તો જે પ્રેમથી આપીએ ઠાકોરજી તો આરોગી લે મિશ્રી પણ ચાલશે એકલું દૂધ પણ ચાલશે એકલા ફલ પણ ચાલશે તો હવે આ મહાત્મ્યનું ઘટી જવું છે તો મહાત્મ્યનું અતિશય ઘટી જવાનું આ પરિણામ છે કે આવું થવા લાગી જાય મહાત્મ્ય અતિશય સાવ ઘટી જાય તો આવી પ્રોબ્લેમ થઈ જાય અતિશય વધી જાય તો સેવા કરતી રહી જાય મહાપ્રભુજીના જે ચતુશ્લોકી સિદ્ધાંત રહેશેના જે વાક્યો છે એ એકદમ હંડ્રેડ પર્સન્ટ આનું બેલેન્સ છે આખી સેવાના ક્રમને જો આપણે તેની પરંપરાગત સેવાના ક્રમમાં કીર્તનોનો ભાવ વગેરેને જો જોઈએ તો આ બધા ભાવો આમાં મેચ થઈ જાય છે ક્યાંય ન તો કોઈ જાતના ઇમ્બેલેન્સની પોસિબિલિટી જ નથી કે અચાનક વધી ગયું અચાનક ઘટી ગયું એવું થતું જ નથી જન્માષ્ટમીના બધા કીર્તનો માં સૌથી છેલ્લે વેદ રટત બ્રહ્મા રટત થાય પહેલા બધા ચરિત્રોના કીર્તન થાય લીલાના થાય તો મહાત્મ્યના પદો નું પણ પ્રવેશ એવી રીતે પ્રભુની સેવામાં છે એમ નહીં કે બસ એનું જ એનું જ કર્યા કરો મેઇન વાત આ છે કે બંનેનું બેલેન્સ હંમેશા હોવું જોઈએ મહાત્મ્યના જ્ઞાનથી દોષ દર્શન નથી થતું અપરાધ નથી થતા પ્રેમના કારણે સેવા અને ભક્તિ સંભવ બને છે મેટ્રોમાં આત્મજ્ઞાન જ ચોવીસ કલાક ચાલુ રાખો તો તો પછી પ્રોબ્લેમ થઈ જાય સેવા વિસ્તાર કરી જ ન શકે વ્યક્તિ આ એનો પેટર્ન મુખ્ય વાત એટલી ખરું સૌથી પહેલા છે મહાત્મા જ્ઞાનથી યશોદાજીનો સ્નેહભાવ દૂર થઈ ગયો તેથી મહાત્મા જ્ઞાન નિરુપયોગી હોય છે એવું ન વિચારવું જોઈએ તેની ઉત્પત્તિ પછી મહાત્મા જ્ઞાન પ્રતિબંધક બની શકે છે અરબમાં તો ઉપકારક જ હોય છે આવી ભક્તિની વ્યાખ્યા મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ અને સૌથી સૌથી વધુ સ્નેહ સ્નેહમાં પૂર્વક શબ્દ મહત્વની પ્રારંભમાં ઉપકાર સૂચિત કરવા માટે મુકાયો છે આરંભમાં જો ભગવાનના મહત્વનું જ્ઞાન હોય તો સેવા આદિ થતા અપરાધ થતા અનઅધિકારી ચેષ્ટાથી બચી શકાય છે સ્નેહ ઉત્પન્ન થઈ ગયા પછી તો ભગવાન જાતે જ ભક્તમાંથી પોતાના પોતાના મહત્વ ને પાછું યથાયોગ્ય રીતે ખેંચી લેતા હોય છે જ્યારે મહાત્મા જ્ઞાન આપતા જશે તો તેમનો સ્નેહ દૂર થઈ ગયો તેથી મહાત્મા જ્ઞાન પ્રભુ પાછા છુપાવી લે છે તેથી સ્નેહ એમને ઉત્પન્ન થાય એટલે સ્નેહ સ્નેહમાં અમલક સ્નેહમાં મહાત્મા જ્ઞાન બાધક છે પ્રતિબંધ અતિશય વધી ગયું હોય એવી અવસ્થા એટલે જયારે પરાકાષ્ઠા એને જે વાત પ્રભુ સંન્યાસનિર્ણયમાં કહે છે ને કે જે વિરહના અનુભવ માટે જે વ્યક્તિએ પોતાના ઘરનો ત્યાગ કર્યો છે એવી અવસ્થામાં એને ઠાકોરજીના ગુણ વગેરેનું વર્ણન કરવું બાધક છે તમે જે વ્યક્તિ ઠાકોરજીના વિરહનો અનુભવ કરે છે એને જઈને એવું કહો કે વિરહની વાત શું છે તારી તો આત્મા સ્વરૂપ ભગવાન છે દુનિયાના બધા પદાર્થો ભગવાન બન્યા છે આજુબાજુ બધું ભગવાન તો બન્યા છે એમાં ઠાકોરજીના વિરહ કરવાનો તો સંવાદ જ ક્યાં છે એમાં શું કરવા રડે છે નથી મળતા નથી મળતા ને ક્યાં વાત છે બધું ભગવાન તો બન્યા છે આવી બધી વાત કહો તો એનો અનુભવ ખંડિત થઈ જાય એમાં વિરહનો ભાવ જ ખતમ થઈ જાય એવું ફીલ જ ન થાય કે ઠાકોરજીની જોઈએ છે મને એમની પ્રાપ્તિ કરવી છે તો એ વાત છે અહીંયા કે અતિશય સ્નેહ જ્યારે હોય ને એ અવસ્થામાં આ બધા ગુણો વગેરેનું વર્ણન ઠાકોરજીના મહાત્મ્યનું જ્ઞાન બાધક બની જાય છે જ્યારે આપણા જેવી અવસ્થાઓમાં તો એ સાધક છે એટલે મેઇન વાત એની અંદર ખાલી એટલી છે કે ઊંચી અવસ્થા નીચી અવસ્થા આનો ભેદ ખાલી એટલો કે અવતાર કાળની અંદર ઠાકોરજી સામે ચાલીને આ બધા ભાવોનો પ્રવેશ ઈચ્છે છે કે ભૂલી જાઓ મહાત્મા જે રીતે ગજનદાવનની વાર્તામાં છે તો રમે છે તો કાંકરી મારી લે છે તો ગજનદાવન પણ મારી લે છે ત્યાં આવે તમે તો ભગવાન છો તો પછી રમાય કેમ ઠાકોરજીને રમવું છે તો કેવી રીતે પોસિબલ થાય જ્યાં સુધી મહાત્માને ભૂલે નહીં તો ત્યાં ઠાકોરજી સામે ચાલીને એવી ઈચ્છા રાખી છે કે તું એ જાતે મર્યાદાને છોડી દેતો એમણે એવું કર્યું પણ છે પણ આપણા અનવતાર કાળની અંદર મુખ્ય વાત એટલી કે આપણે જ્યાં સુધી ઠાકોરજી તરફથી એવો રિસ્પોન્સ ન મળે ત્યાં સુધી પોતાની મર્યાદાને ચૂકવી ન જોઈએ અવતાર કાળની અંદર તો સામે ચાલીને ઠાકોરજી આજ્ઞા આપે છે એટલે કોઈ સમસ્યા છે જ નહીં પણ અનવતાર કાળમાં આપણા બધાની સમયમાં આ જાતની મર્યાદાને છોડવું એ દોષ બની શકે છે ઠાકોરજી કદાચ પસંદ ન કરે એને મહાપ્રભુજી પણ એને પસંદ ન કરે અનધિકાર ચેષ્ટા થઈ જાય હા તો અનવતાર કાળમાં આપણા બધા માટે સ્નેહની પરાકાષ્ઠા આપણે પોતે નહીં માની લેવી જોઈએ ઠાકોરજીને જયારે એવું લાગશે તો પ્રભુ પોતે એવો રિસ્પોન્સ આપે છે જેવું ગજન દાવનને આપ્યું કે હવે આવી સ્નેહ તને મારાથી છે તો તું મારી સાથે રમી પણ શકે છે કાંકરે મારશે તો પણ મને પ્રોબ્લેમ નથી તો એવું સામે ચાલીને રિસ્પોન્સ આપ્યો ત્યારે ગજનભાવાને એવી ચેષ્ટા કરી છે સામે ચાલીને એમણે પોતે પોતે નથી વિચારી લીધું કે હા હવે તો મને બધું અલાઉડ છે હવે મને મને હું કાંઈ પણ કરીશ તો વાંધો નથી તો અવતાર કાળની વાત અલગ હોય છે અનવતારકાલની અંદર એટલે જ મેં વાત કીધી કે સંચારી ભાવ છે સ્થાયી ભાવ સ્વામી સેવકનો છે સંચારી ભાવો આવતા જતા રહે છે સ્થાયી ભાવ સ્થિર રહે છે હંમેશા રહે છે આપણા માટે સ્વામી સેવકનો સંબંધ કે એ ભાવ એ જ સ્થિર ભાવ છે એના સિવાયના બધા જ ભાવ સંચારી ભાવ છે એ સાખ્યનો ભાવ હોય વ્રજભક્તોનો ભાવ હોય યશોદાજીનો હોય કે કોઈ પણ ભાવ હોય બધા જ સંચારી ભાવો છે જે સેવાના આખા ક્રમમાં આવતા જતા રહે છે સમય સમયની સેવામાં આપણે આખી વર્ષની સેવાનો ક્રમ બન્યો જ એવી રીતનો છે કોઈ ભાવનો પ્રવેશ ન હોય એવું નથી બધા ભાવો ત્યાં થઈ જાય છે એ બધા અલાઉ છે પણ સ્વામી સેવકની મર્યાદા તો એવી જ છે આપણા માટે પ્રભુ સામે ચાલીને એવો કોઈ રિસ્પોન્સ આપણને આપે ત્યારની વાત અલગ છે ત્યાં સુધી તો એ મર્યાદાને આપણે નથી જ તોડી શકતા જે એ ચરિત્રમાં કીધું કે પંખા કરતા હતા કે તું આંખ ખોલી દે તો કીધું કે નહીં મહાપ્રભુજીની એવી નથી તો ત્યાં ઠાકોરજીને ગમ્યું છે તમે સામે ચાલીને એવી છૂટ નથી લઈ શકતા અહીંયા તો ઠાકોરજી આજ્ઞા પણ કરી છે કે તું આંખ ખોલી લે તો પણ એમણે કીધું કે નહીં મહાપ્રભુજીના માર્ગની મર્યાદા નથી તો આ બેલેન્સ છે મહાત્મ્ય જ્ઞાનનું અને પ્રેમનું તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોદિત સ્નેહમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વક શબ્દથી મહાત્મ્ય પછી પ્રેમ પણ એવો પણ મતલબ છે ને મહાત્મ્ય સહિત પ્રેમ એવો પણ મતલબ છે તો જ્યારે જેવી છૂટ ઠાકોરજી ઈચ્છે ત્યારે લઈ શકાય ન ઈચ્છે ત્યારે ન લઈ શકાય તો સામે ચાલીને અનવતર કાળમાં તો બિલકુલ ન લઈ શકાય ઠાકોરજી તરફથી એવો કોઈ સંકેત મળે ત્યારે અલગ વાત છે લારોમાં જે સેવા કરશે જરૂરી જ્યારે ભગવાન જ એને મહાત્મા જ્ઞાન પોતાની સાથે ભક્તમાંથી પાછું ઈચ્છા થાય ત્યારે એટલે એની પરાકાષ્ઠામાં ભગવાન ભગવાનની આવી અલૌકિક લીલાઓને સાંભળીને પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો હતો શ્રી નંદ યશોદાજી એવા તો કયા કર્મો કર્યા હતા કે જેના કારણે ભગવાને તેમને આવું દેવ દુર્લભ સુખ આપ્યું પરીક્ષિત થતા શ્રી સુખદેવજીના પ્રશ્નોત્તરમાંથી એ જ સાર નીકળે છે કે શ્રી નંદ યશોદાજી જે ભક્તિ પ્રાપ્ત થઈ તેમાં મહાપુરુષોની કૃપા જ કારણરૂપ છે આ પરથી એ ફલિત થાય છે કે આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગીઓ પણ જો શ્રી વલ્લભાચાર્ય ચરણ શ્રી ગોપીનાથ પ્રભુચરણ તથા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણની કૃપાને તેમના ચીંધેલા રસ્તાને ચાલીને પ્રાપ્ત કરે તો તેઓને પણ બ્રજ ભક્તો સમાન ભક્તિને પ્રાપ્ત કરી શકે છે એટલે આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગીઓને તો આ ત્રણ ની કૃપા હશે જ અને એમને કીધા તે જ માર્ગે ચાલશે તો તેમને આ વ્રજ ભક્તો સમાન ભક્તિ પ્રાપ્ત થઈ શકશે એટલે કે જે નંદ્રેશ યશોદાજીના ચરિત્રમાં કે વ્રજભક્તોના ચરિત્રમાં બધામાં પરિણામ સ્વરૂપ ઠાકોરજી એમને આપ્યું કે ઠાકોરજી એમને ત્યાં પ્રકટ થયા કે આગલા જન્મમાં ઋષિ હતા વેદરૂપ શ્રુતિરૂપા હતા આ બધા ચરિત્રો ત્યાં આવે જ છે દરેક જગ્યાએ આ બધી વાતો આ ચરિત્રોની અંદર આવે છે કે ઠાકોરજી કોઈ એવી વસ્તુ નથી કે જેની ઈચ્છાથી એને મળી ગયા કીર્તનોમાં પણ યશોદા તેરે વાગી કહી એ બધા કીર્તનોમાં આ જ વાત આવે છે કે બ્રહ્મા વગેરે જેને પ્રાપ્ત થવા માટે જે દુર્લભ છે એ તો યશોદાજીની સાથે રમી રહ્યા છે એમને ચીપકી રહ્યા છે એમની પાસે રડી રહ્યા છે નાચી રહ્યા છે તો આ જેટલા પણ ચરિત્રો છે એ બધામાં એ મુખ્ય વાત દરેક જગ્યાએ આવી રહી છે કે ઠાકોરજી દુર્લભ છે ઠાકોરજીને પ્રાપ્ત કરવા મુશ્કેલ છે એ અલૌકિક ધર્મવાળા છે દેવતાઓને પણ પ્રાપ્ત નથી થતા તો આ બધા ચરિત્રોથી ઠાકોરજીનું મહાત્મ્ય જ પ્રકટ કરવા માંગે છે કે જે લોકો જ્ઞાન કર્મથી આટલા આટલા માર્ગોની કઠિનાઈ તપસ્યા કરે છે આટલા બધા શાસ્ત્રો બતાવેલા કર્મો કરે છે તો પણ ભગવાન તો શું એમનો કોઈ સામાન્ય અનુચરને પણ પ્રાપ્ત કરવા યોગ્ય એ લોકો બની નથી શકતા શિવજીની પ્રાપ્તિ માટે કે ઇન્દ્રની પ્રાપ્તિ માટે પણ આટલી આટલી મહેનત કરવી પડતી હોય તો ભગવાન તો ક્યાંય દૂર છે વિચારવાની જ વાત નથી તો ઠાકોરજીના નાનકડા અનુચર પાસેથી તમને ફલ પ્રાપ્ત કરવું હોય તો પણ શાસ્ત્ર આપણને આટલી મોટી કર્મોની લિસ્ટ આપી દેતું હોય તો પછી ભગવાન તો તો સપનાથી સપનાની પણ વાત નથી ને સપનામાં જોવાય નહીં વિચારાય નહીં એવી વાત છે તો આ ઠાકોરજીનું મહાત્મ્ય છે કોઈ જાતનું કે એવા પ્રભુ આપણને જો મળ્યા છે તો એ આપણું સૌભાગ્ય છે તો આ મહાત્મ્ય જ્ઞાન સહિત પ્રેમ છે સેવા છે આપણે ઘરમાં પધારે ત્યારે આપણે પોતાનું મહાત્મ્ય સમજીને જે કરી શકીએ છીએ એ આપણી ક્ષમતામાં સૌથી સારું છે કરવાની કોશિશ કરવી જોઈએ જેના માટે ગુસાઈજી આગળ કરે છે કે સામર્થ્ય ન હોય તો ઠાકોરજીને કોઈ વાંધો નથી પણ સામર્થ્ય હોવા છતાં સમર્પણ નથી કરતા તો ઠાકોરજી એને દોષ ગણે છે કે એક તો ઠાકોરજીની મોટાઈ એ કે આવો હું તમારા ઘરે આવ્યો પહેલી વાત હવે એમાં પણ તમે કરી શકો છો તમારું સામર્થ્ય છે છતાં પણ કરતા નથી તો તમે ઠાકોરજીને શું રમકડું માને બેઠા છો પોઈન્ટ આટલો છે ગુસાઈની ત્યાં એ વાત છે કે તમે ઠાકોરજીને શું સમજો છો રમત સમજો છો રમકડું સમજો છો પથ્થર સમજો છો મૂર્તિ સમજો છો તમે શું સમજો છો આ બધામાં મહાત્મ જ્ઞાનની અપેક્ષા છે જેના માટે મેં મિશ્રભોગનું એક્ઝામ્પલ આપ્યું એટલું બધું પ્રેમ પ્રેમ પ્રેમ થઈ જવું કે જે પ્રેમથી આપણો ઠાકોરજી તો બધું લઈ લે ઠાકોરજી તો કાંઈ નવું લે તો પછી મિસરીથી ચાલે છે તો વાત આ છે કે એવું પણ નહીં થવું જોઈએ જેને બધા જે કહી રહ્યા છે કે સામર્થ્ય હોવા છતાં સમર્પણ નથી કરતા તો દોષ છે નથી તો તમે જેટલું કરો છો એમાં ઠાકોરજીની પ્રસન્નતા છે તો વાત એ છે કે બંનેનું બેલેન્સ દરેક જગ્યાએ આવશ્યક છે સેવાની પૂરા પૂરા ક્રમમાં અંત સુધી તો એક નવનીત પાલીવાલની એક કવિતા છે જેમાં એવું કે છે કે दुनिया में बहुत कुछ देखा देखा भगवान तुम्हारे दर्शन भी बिकते देखे તો એ આખીની અંદર આ બધી વ્યથાઓ એ બોલે છે પછી છેલ્લે એવું કે છે કે સુના सा पत्थर में भी भगवान बसते हैं लेकिन लगता है पत्थर में बसते बसते तुम भी पत्थर हो गए क्यों नहीं रखते अपने क्रय विक्रय को તો આ એવી વાત છે કે એ ઠાકોરજી બિરાજીને તમારી બધી હરકતોને સહન કરી રહ્યા છે તો તમે એમને પથ્થર સમજી લીધું રમકડું માની લીધું તો તે એવું કહે છે કે लगता है पत्थर में रहते रहते तुम भी पत्थर बन गए क्यों नहीं रोकते अपने क्रय विक्रय को શું કામ પોતે વેચાઈ રહ્યા છો કે મને રોકી નથી રહ્યા પથ્થરમાં બિરાજીને તમે પણ એવા થઈ ગયા આ એ જાતની વ્યથા છે કે એટલું બધું પ્રેમ વધી જાય કે ઠાકોરજી તો બધું ચલાવી લે છે બધું ચલાવી લે છે તો પણ સમસ્યા છે આવું પોતાના સૌભાગ્યનો બોધ પણ મહાત્મ્યથી જ થાય છે કે ઠાકોરજી જો બ્રહ્માજીને પણ નથી મળતા એવા આપણને મળ્યા છે તો એવો બોધ દરેક વ્રતભક્તને પણ હતો યશોદાજીને પોતાને પણ હતું બધાને જ હતું કોઈએ પણ ઠાકોરજીને રમત નથી માન્યા કોઈએ ઠાકોરજીને એવા નથી માન્યા ત્યારે તો બધું છોડી છોડીને ઠાકોરજીની પાસે આવ્યા છે આપણે એમ કહીએ છીએ કે ત્યાં મહાત્મ્ય જ્ઞાન નથી સ્નેહ પ્રબળ છે તો પણ આટલું મહાત્મ્ય તો એમણે પણ સમજ્યું છે અભણ મૂરખ હતા તો પણ કે ભાઈ ઠાકોરજીનો વેણો ના થયો તો બધું ઘરકામ છોડીને ભાગ્યા છે બધું કરતા પહેલા સૌથી પહેલા ઠાકોરજીને દરેક વસ્તુનું સમર્પણ કર્યું છે દરેક કાર્ય કરતા કરતા ઠાકોરજીનો જ વિચાર કર્યો છે તો આ બધામાં એ મહાત્મ્ય જ્ઞાન દેખાય છે એ સમજે છે ઠાકોરજીને કંઈક તો માને છે આપણે એમને પથ્થર માનીને બેઠા છે તો આ પ્રેમ પ્રેમ પ્રેમ કે ભાવ ભાવ બહુ વધારે થઈ જાય તો આ બધી સમસ્યાઓ થઈ જાય મહાત્મ્ય વધી જાય તો પણ પ્રોબ્લેમ થઈ જાય એ બંનેના બેલેન્સ વિના પુષ્ટિ માર્ગમાં છૂટકો જ નથી એ રાખવું જ પડે છે તો જ્યાં સુધી એવો બોધ નથી ત્યાં સુધી ઠાકોરજીની આવી દશા આપણે કરી રહીએ છીએ મહાત્મ્ય નથી સમજતા તો નહીં તો તો શાળામાં આવી જોઈએ મને આ લોકો બધાને જોઈને એમ થાય કે બીક નથી લાગતી તમને શું ગતિ થશે ડર નથી લાગતો ઠાકોરજી સાથે આવો વ્યવહાર કરતા એક વખત વિચાર નથી થતો કે અમને કયા નરકમાં જગ્યા મળશે મહાત્મ જ્ઞાન જ નથી એટલે આ સમસ્યા છે તમે ઠાકોરજીને સમજ્યા જ નથી કે જે તમારા ઘરમાં બિરાજે છે જેની સાથે તમે આવો દુર્વ્યવહાર કરી રહ્યા છો એ કોણ છે તમે જાણતા જ નથી મહાત્મ જ્ઞાન ન હોવાને કારણે આ બધી સમસ્યા છે સ્વામી સેવકના ભાવનો બોધ નથી મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ થયો નથી કૃષ્ણાશ્રય ભણ્યા નથી કર્મ જ્ઞાન ભક્તિની કઠિનાઈઓને જોઈ નથી એટલે આ બધી પ્રોબ્લેમ છે મને હંમેશા એમ થાય કે મહાપ્રભુજી આટલું બધું સરળ માર્ગ આપી દીધું એટલે આપણે આ માર્ગ ની કોઈ દિવસ કર્મ કે જ્ઞાન માર્ગ ને જોયું હોત એ કઠિનાઈમાં ભટક્યા હોત તો આપણને મહાપ્રભુજીની વેલ્યુ સમજાઈ હોત કે ઠાકોરજી બિરાજ્યા છે એની કદર થઈ હોત જે લોકો સ્વાહા સ્વાહા કરીને જિંદગીભર મરી જાય છે એમની નાનકડી ભૂલ ને પણ દુર્દશા થઈ જાય બધું કર્યું તો ફેલ થઈ જાય લાખો વર્ષોની તપસ્યાઓ ખતમ થઈ જાય વિદ્યાપીઠનું કોણ મહાત્મ્ય મહાત્મ્ય નથી આ જુઓ સાથે કેવું થયું વિશ્વામિત્ર દસ હજાર વર્ષ તપસ્યા કરી દસ હજાર વર્ષ ખાધા પીધા વિના એ સ્થાન ઉપર બેસીને તપસ્યા કરી તો પણ મેનકાની આવતાની વારે બધી તપસ્યા ખતમ થઈ બધું એમનું તેજ ઐશ્વર્ય જેટલું પ્રાપ્ત કર્યું ક્ષણમાં ખતમ થઈ હવે આ તો જ્ઞાન માર્ગની ડિફિકલ્ટી છે એટલી તપસ્યાઓ કરો ને નાનકડી ભૂલ થઈ જાય તો તમારા દસ હજાર વર્ષ ફેલ થઈ જાય કોને કીધા દસ હજાર વર્ષ આટલી મહેનત ખાવું પીવું છોડ્યું ઘર પરિવાર રાજા થઈને બધું છોડીને જેના માટે નીકળ્યા એ ક્ષણમાં બધું ખતમ થઈ ગયું આપણે આટલી આટલી ભૂલ કરી લઈએ છીએ તો પણ ઠાકોરજી સહન કરી લે છે તો પણ ઠાકોરજીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા છે ગ્રાન્ટેડ માની લીધા છે માર્ગને ગ્રાન્ટેડ માન્યું છે મહાપ્રભુજીને ગ્રાન્ટેડ માન્યા છે ઠાકોરજીને ગ્રાન્ટેડ માન્યું છે કે આ બધું આપણા માટે જ પેદા થયું હોય જાણે કે ઠાકોરજી તો જાણે એમને ગરજ હોય એટલે આપણા ઘરમાં આવ્યા હોય એવું બિહેવિયર આપણું હોય છે આ માર્ગને જ્ઞાન ઘટી જવાના કારણે થાય છે નથી સમજતા આપણે કોણ છે નથી જાણતા કે કોને આ પ્રાપ્ત થયા છે આપણા લક્ષણ કેવા છે તો આખા કૃષ્ણાશ્રયના અંતમાં મહાપ્રભુ જે વાત કહી જ રહ્યા છે ને કે ન મારામાં વિવેક છે ભક્તિ છે હું તો પાપા શક્ત છું રોજ રોજ દોષ કરવા વાળા છે આવા ગંદા શરીરના અમે બનેલા છીએ સ્પર્શ કરવાનો પણ અમારો અધિકાર નથી તો પણ આટલું સૌભાગ્ય આપણું છે તો આવું મહાત્મ્યનું બોધ હોય ત્યારે પણ સેવા પોસિબલ છે તો વાત એટલી છે કે મહાત્મ્ય જ્ઞાન બિલકુલ ન હોય તો અપરાધ થવા લાગી જાય છે આપણે આવી દુર્દશા કરી દઈએ છીએ ઠાકોરજીની જે એ નવનીત બાલીવાલાની કવિતામાં કહે છે सब कुछ देखा दुनिया में बिकते हुए भगवान तुम्हारे दर्शन भी बिकते देखे तो આ વાત છે આની અંદર જે રૂપચંદ ખંડેલવાલ એમની પણ બધી કવિતાઓ એવી છે કે ભાઈ આ તમે ક્યાં આવીને બેઠા છો એમ તમે શું કર્યું કેવા લોકોના ઘરમાં આવીને બિરાજ્યા છો જે તમારી સાથે આવો દુર્વ્યવહાર કરી રહ્યા છે કેમ નથી જતા રહેતા અહીંયાથી કેમ અંતર્ધ્યાન નથી થઈ જતા શું કામ આ બધું જોઈ રહ્યા છો તો આ એવી સમસ્યાઓ છે બધી કે મહાત્માના અભાવને કારણે પણ આ બધી પ્રોબ્લેમ થઈ જાય છે જ્યારે આપણે એનું ઇમ્પોર્ટન્સ નથી સમજતા એમની મોટાઈ મહાનતાને નથી સમજતા ત્યારે પણ બધી સમસ્યાઓ છે વધુ પડતી સમજી જઈએ છે તો પણ સમસ્યા થઈ જાય છે માર્ગ છે બેરોમીટર એટલું કે જે વાત મહાપ્રભુજી બાલબોધથી બતાવી રહ્યા છે બેઝિકલી કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુષ્ટિ માર્ગના લક્ષ્ય ન હોઈને ભક્તિ પુષ્ટિ માર્ગનું લક્ષ્ય છે જે ભક્તિને કોઈ આપી ન શકે માત્ર પરબ્રહ્મ કૃષ્ણ આપી શકે છે આપેલું છે બાલબોધથી નેક્સ્ટ સિદ્ધાંત મુક્તાવલીમાં પરબ્રહ્મ તો કૃષ્ણ હિત મહાપ્રભુજી બતાવી રહ્યા છે એના પછી જે ત્રિગુણ દેવતાઓના વિષયમાં નો નિર્દેશ છે કે બ્રહ્મા વિષ્ણુ શિવ છે ભગવાન આખા જગતનું સંચાલન કરાવી રહ્યા છે ઠાકોરજીના ત્રણ રૂપ છે જેનાથી આ જગતનું સંચાલન ભગવાન કરાવે છે ને જે લોકોને એવી નાની મોટી ઈચ્છાઓ હોય એ લોકો એમની પાસે જાય જેમની મોટી મોટી ઈચ્છા છે એ લોકો પરબ્રહ્મને અપ્રોચ કરે તો ત્યાં એ બે ગ્રંથોથી જ આ મિનિમમ તો આટલું મહાત્મ્ય મહાપ્રભુજી બતાવે છે એના સિવાય કૃષ્ણાશ્રય વાળું મહાત્મ્ય છે કે જ્યારે કોઈ પણ ઉદ્ધાર માર્ગ રહી નથી ગયું ત્યારે કૃષ્ણ ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે એટલે કે અન્ય દેવતા ઉપર જેટલી લિમિટેશન છે કે દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર કર્મ હોય તો જ તમે આને આ ફલ આપી શકો નહીં તો ન આપી શકો એટલી મિનિમમ ક્વોલિટીઝ પણ ભગવાન તમારી પાસે અપેક્ષા નથી રાખતા કે તમે પાપાશક્ત છો દીન છો ભક્તિ માર્ગ ભક્તિના પણ ઠેકાણા નથી દૈન્ય નથી વિવેક નથી ધૈર્ય નથી તો પણ હું તમને ચલાવી લઈશ મેં જેના માટે કીધું કે આ બધામાં આપણને ઠાકોરજીનું મહાત્મ્ય દેખાવું જોઈએ પણ આપણે આ બધામાં પૂર્તિ માર્ગને રમત સમજી છે જે પુરુષોત્તમ જોશીની સમસ્યા હતી મહાપ્રભુજીને આવીને પૂછ્યું કર્મ જ્ઞાન મોટો કે જ્ઞાન માર્ગ મોટો એટલે કે જાણે ભક્તિ માર્ગ તો કોઈ ક્રાઇટેરિયામાં એમની નજરમાં જ નથી દરેક વ્યક્તિની એ સમસ્યા છે કે ભક્તિ જેને શાસ્ત્ર એટલું બધું ઉત્તમ માને છે એને આપણે એવું સમજી લીધું કે આ તો નવરા લોકોનું કામ છે બુઢા થયા પછી આ બધું કરવાનું છે કે જે લોકોને કર્મમાં અધિકાર નથી સ્ત્રી શૂદ્રોને એ લોકો માટે આ છે એવું જ્યાદાતર લોકોએ મિસઅન્ડરસ્ટેન્ડ કર્યું છે તો એ આ બધું મહાત્માના લોસને કારણે છે કેમ કે પરબ્રહ્મ આપણને માત્ર ભક્તિ આપે છે ને બીજા બધા દેવતાઓ દેવતાઓ કર્મ જ્ઞાનનું ફળ આપે છે એવું જ્યારે કીધું તો પરબ્રહ્મનું નું દાન કરવામાં એમની સામર્થ્ય કે શક્તિ ન જોઈને એમની હીનતા આપણે જોઈશું કે જો તો આવા લોકોનું કરવા બેઠા છે તો એવા પોતે પણ એવા છે કઈ આપી ના શકે તો આ છે આવા વાસે છે કે વ્રજભક્તો જો અભણ મૂર્ખ છે શાસ્ત્રમાં અધિકાર નથી એટલે એવા લોકો માટે આવે છે તો કૃષ્ણ પણ એવા છે પુષ્ટિમાર્ગ પણ આવું છે ભક્તિ પણ આવા નવરા લોકો જ કરે જે લોકોને કઈ ભણતા વાંચતા લખતા આવડતું ન હોય જેમને યજ્ઞ કરતા ના આવડે શાસ્ત્ર જેમ અધિકાર ના આપે તો એ લોકોનું કામ એ બધામાં જે મેં કીધું ને કે નજરિયાની વાત છે દરેક જગ્યાએ આપણે બધા લોકોએ એવું મિસઅન્ડરસ્ટેન્ડ કર્યું જયારે જ્યારે શાસ્ત્ર છુપી રીતે નું મહાત્મ્ય કહેવાની કોશિશ કરી ત્યાં ત્યાં એ બધા મહાત્મ્યના કથનમાં આપણે હીનતા જોઈ લીધી એ આપણી પ્રોબ્લેમ છે જ્યારે જ્યારે શાસ્ત્ર એવું કીધું કે ભક્તિ તો સર્વોદ્ધારક છે સ્ત્રી શૂદ્રો અધિકાર ઉદ્ધાર કરે છે તો સ્ત્રી શૂદ્રો જેનો ઉદ્ધાર વેદ પણ નથી કરી શકતો એનો ઉદ્ધાર ભગવાન કરે છે આમાં તો માર્થને જોવું જોઈએ પણ આને ઉલટું નેગેટિવ સેન્સમાં આપણે એવું વિચાર્યું કે કેમ કે સ્ત્રી શૂદ્રો અધિકાર ત્યાં ઉદ્ધાર ન થઈ શકે ભગવાન બિરાજી ગયા એમનો ઉદ્ધાર કરવા તો આ હીનતા આપણે વિચારવી તો શાસ્ત્રમાં ભક્તિનું મહાત્મ્ય નથી બતાવાયું કે ભક્તિની ઉત્તમતા નથી બતાવાય એવું નથી દરેક જગ્યાએ બતાવાય છે પણ આપણે એને એનો સેન્સ ન સમજ્યા એને હંમેશા નેગેટિવિટીના રૂપમાં આપણે સમજી લીધી કે જે લોકોનો ક્યાં અધિકાર ન હોય એ લોકો માટે અચ્છા છે તો જે વાતને મહાપ્રભુજી સરનિર્ણયમાં પુરાણના માટે કે છે કે જે સ્ત્રી શૂદ્રોનો ઉદ્ધાર કરવા માટે ભાગવત પુરાણ છે કે ભાગવતના ધર્મોથી ત્રિસૂત્રોનો પણ અધિકાર થઈ ઉદ્ધાર થઈ જાય છે એમાં એવું ન સમજવું જોઈએ કે દ્વિજો માટે આ ઉદાહરણ નથી બાપુજીના વાક્યા સૂચક છે બહુ કે હું મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરવું જોઈએ કે જેમનો અધિકાર ન હોય એમણે લાસ્ટ ઓપ્શનના રૂપમાં અમને ચૂઝ કરવું જોઈએ જ્યાદાતર લોકો કૃષ્ણાષ્ટ્રને પણ એવી રીતે મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે કે કેમ કે હવે દેશ ઉદાહરણ નથી રહ્યો એટલે કૃષ્ણ પાસે જાઓ પણ મેઇન હું હંમેશા કાઉન્ટર ક્વેશ્ચન કરું કે જો દેશ ઉદ્ધારક હોય તો શું તો શું કૃષ્ણ પાસે નહીં જવાનું તો કાલ ઉદ્ધારક હોત તો શું કૃષ્ણ પાસે નહીં જવાનું તો મંત્રથી ઉદ્ધાર થઈ શકતો હોત તો શું કૃષ્ણ પાસે નહીં જવાનું તો મહાપ્રભુજીના કૃષ્ણાષ્ટમને પણ આપણે નેગેટિવ અર્થમાં લઈ રહ્યા છીએ કે કોઈ રસ્તો ન બચે તો છેલ્લે કૃષ્ણના માથે જઈને પડી જાઓ મહાપ્રભુજીનું એ તાત્પર્ય નથી ત્યાં મહાપ્રભુજી આ દરેકમાં ભગવાનનું મહાત્મ્ય કેવા માંગે છે કે કોઈ ઉદ્ધારક નથી બચતું તો પણ એવા સાવ લાયકાત વગરનાઓનું પણ ઉદ્ધાર કરવા માટે ભગવાન સક્ષમ છે નો ટોન આ છે આપણે ટોન ટોનને નેગેટિવિટીના અર્થમાં લઈ લીધું કે કોઈ નહીં તો આ થઈ એવો મતલબ આપણે લઈ પરબ્રહ્મ પૂર્ણાનંદ માત્ર કૃષ્ણ છે હવે તો પણ આપણને એમ લાગે કે દેશકાળ કોઈ બચ્યા નથી એટલે આપણે કૃષ્ણ પાસે જવું આ કૃષ્ણ છે મિસઅન્ડરસ્ટેન્ડ કોને કર્યું છે મહાપ્રભુએ કર્યું છે કે આપણે કર્યું તો મિનિમમ મહાત્મ્યની નેસેસિટી આટલી છે કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજીએ જે મહાત્મ્ય બતાવ્યું બેઝિકલી એટલું તો દરેક ભક્તિ માર્ગીએ સમજવું જ જોઈએ એનાથી વિશેષ ભાવકી મહાપ્રભુજીના ગ્રંથો તો અવેલેબલ છે આપણી બુદ્ધિ એને સમજવા યોગ્ય નથી એ આપણી પ્રોબ્લેમ છે પણ મિનિમમ તો આટલું સમજાવવું જોઈએ કાંઈ ના સમજાય તો એટલું કે કૃષ્ણ પરબ્રહ્મ છે આખી જગતના નાયક છે બધે બધા દેવતાઓ જેના સેવક છે એવા એમના સ્વામી છે એ ઠાકોરજીની સેવા કરવી આપણું સૌભાગ્ય છે આટલું પણ જો સમજાઈ જાય ને તો ભક્તિ માર્ગમાં કોઈ અપરાધ ને કોઈ જાત નથી પણ આટલું પણ મિનિમમ પણ આપણને સમજાતું નથી ભાષ્ય સુધી કે ગ્રંથો બીજા ગ્રંથો સુધી જવાની જરૂર જ નથી કૃષ્ણાશ્રયથી સિદ્ધાંત મુક્તાવલીથી જ આટલી બેઝિક નેસેસિટીઝ આપણે પૂરી થઈ જાય છે એ વાંચવા જ નથી માંગતા આપણે ભણવા જ નથી માંગતા જોવા નથી માંગતા આપણી દુર્દશા છે તો આટલી વાત છે આમાં મુખ્ય આજે આપણો સમય થયો છે એટલે અહીંયા રાખીએ બેઝિકલી આખા ટોપિકનો સાર એટલું હતું કે મહાત્મ્ય જ્ઞાન અને પ્રેમ એ બંને ભક્તિ માર્ગની સાધનામાં પેરેલલ ચાલવા જોઈએ કોઈ પણ પ્રપોર્શન વાઇઝ આગળ પાછળ ન થવું જોઈએ ન તો મહાત્મ્યમાં ઘટાડો થવો જોઈએ ન સ્નેહમાં ઘટાડો થવો જોઈએ બંને એકબીજાના પૂરક બનીને સાથે સાથે ચાલવા જોઈએ તો જ ભક્તિ માર્ગની સાધના સંભવ છે નહીં તો મહાપ્રભુજીના માર્ગમાં રહીને પણ બધા ઘટાડો આપણે કરતા જ રહીએ છીએ તો આજનું અહીંયા રાખીએ આગળ